મર્યાદા ને પૂર્ણ પુરુષોત્તમ રામ મર્યાદા પુરુષોત્તમ ને કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા એ ખરું ખરી રીતે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ના કહેવાય રામ જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય કારણ કે રામ મોક્ષે ગયા રામ પરમાત્મા થઈ ગયા કૃષ્ણને પરમાત્મા ના કહેવાય ભગવાન કહેવાય હજી એ મોક્ષે ગયા નથી આવતી ચોવીસીમાં તીર્થંકર થઈને મોક્ષે જવાના છે આ તો કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ સાથી કયા પ્રગટનું મહાત્મ્ય ગાવા જે મોક્ષે ગયા તે કંઈ ધોળી ના શકે આપણું હજી જે હાજર છે બ્રહ્માંડમાં તે ક્યારેક સાંધો મળે તો કામ કાઢી નાખે દેવકી બળરામ ને કૃષ્ણ ત્રણેય એક જ કુટુંબના તીર્થંકર થવાના છે એમના કાકાના દીકરા નેમીનાથ ભગવાન બાવીસમાં તીર્થંકર થઈ ગયા આખું કુટુંબ જ શામળું એમનું પણ ગજબના પુરુષો પાક્યા એમાં